જીજજ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન્યજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते यौसौ पञ्चधरदये मम ગયા વખતે આપણે શરણાગતિ આશ્રય અને અન્ય આશ્રય એ સંબંધમાં થોડી ચર્ચા કરી હતી અને વાર્તા સાહિત્યમાં એના દૃષ્ટાંત આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે એ પણ જોયું તમે બધા લોકોએ બહુ સારી રીતે એમાં ભાગ લીધો હવે એક જે મુદ્દો છે એ ભક્તિ માર્ગમાં ધ્યાન અને ભક્તિ આ મુદ્દાને આપણે વિચારવું જોઈએ વાર્તા સાહિત્યના સંદર્ભમાં ભક્તિનો મતલબ પ્રેમ ભક્તિનો માર્ગ એટલે પ્રેમનો માર્ગ સ્નેહનો માર્ગ પ્રેમ જે છે એને ભાવ પણ કહેવામાં આવે છે પ્રેમનો ભાવ કે ભક્તિનો ભાવ ભગવાન પ્રત્યે આપણા અંદર જે પ્રેમ સ્નેહ છે એની મુખ્યતા ભક્તિ માર્ગમાં રહે છે પણ શાસ્ત્ર જ્યારે આપણને એમ સમજાવે છે કે ભગવાનમાં પ્રેમ હોવું એ ભક્તિ છે એની સાથે સાથે શાસ્ત્ર આપણને એમ પણ કહે છે કે પ્રેમ સમજપૂર્વકનો પ્રેમ હોવો જોઈએ સમજ વગરનો નહીં એટલે ભક્તિનું લક્ષણ બતાવતા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે મહાત્મ્ય પૂર્વક સુદૃઢ સર્વતો અધિક ને બરાબર ભક્તિ પ્રભુમાં સ્નેહ છે એને ભક્તિ કહેવાય છે પરંતુ એ સ્નેહ ક્વોલિફાઈડ હોવો જોઈએ એટલે કોઈક પ્રકારના ગુણોથી યુક્ત હોવો જોઈએ ક્વોલિટી શું એમાં કે એ સુદૃઢ હોવો જોઈએ એક બીજું સૌથી અધિક હોવો જોઈએ એટલે ભગવાન મારા માટે સૌથી અધિક છે શ્રી કૃષ્ણથી અધિક બીજું કોઈ નથી એવો શ્રી કૃષ્ણમાં ભાવ રાખીને કૃષ્ણમાં આપણો પ્રેમ હોવો અથવા દુનિયાની જે જે ચીજ વસ્તુઓમાં આપણો સ્નેહ હોય એ સ્નેહ ના કરતા પણ સૌથી વધુ સ્નેહ કૃષ્ણમાં હોવો તો સ્નેહ એ જ કેવલ ભક્તિ છે એમ નહીં પરંતુ એ સ્નેહ સુદૃઢ પણ હોવો જોઈએ એટલે ડગે નહીં તેવો આજે છે કાલે નથી એમ આવતો જતો કે ઉતાર ચઢાવ થતો તેવો નહીં સુદૃઢ હોવો જોઈએ એક ધાર હોવો જોઈએ અને સૌથી અધિક હોવો જોઈએ તો એ ભક્તિ બને છે પણ આટલી વાત હજી પૂરતી નથી શાસ્ત્ર એમ કે છે કે આવો સ્નેહ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક હોવું જોઈએ મહાત્મ્ય એટલે મોટાઈ એટલે પ્રભુની જે મોટાઈ છે એનું જ્ઞાન આપણને હોવું જોઈએ એટલે ભક્તિ માર્ગ હોવા છતાં પણ આપણું શાસ્ત્ર આપણને એમ નથી કહેતું કે અહીંયા તો ભાવનું જ મહત્વ છે પ્રેમનું જ મહત્વ છે અને જ્ઞાનની વાતો ભક્તિ માર્ગમાં ન હોય કે જ્ઞાનની કોઈ ગરજ કે જરૂરત ભક્તિ માર્ગમાં નથી હોતી એવું શાસ્ત્ર આપણને નથી સમજાવતું શાસ્ત્ર એમ કહે છે કે જેમાં આપણો પ્રેમ છે એના મહાત્મ્યનું જ્ઞાન તો હોવું જ જોઈએ કેમ કે એ મહાત્મ્યના જ્ઞાન વિના જો સ્નેહ થયેલો છે તો એ સ્નેહ ક્યારે પણ આપણો તૂટી શકે છે એટલે જ્ઞાનપૂર્વક પ્રભુમાં સૌથી વધુ અને સુદૃઢ જે સ્નેહ છે એને ભક્તિ કહે છે એના માટે જે મહાપ્રભુજીનો તો સ્પષ્ટ આદેશ છે કે જ્યારે પુષ્ટિ માર્ગીને શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે તમે સદા કૃષ્ણ સેવા કરો તો મહાપ્રભુજી બહુ ફોર્સફુલી એ વાત કહી છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય ભગવત શાસ્ત્રોને સારી રીતે જાણી સમજીને તે પછી તમે કૃષ્ણની સેવા કરો એટલે શ્રી મહાપ્રભુજી જે ભક્તિનું લક્ષણ કહેલું છે એ ભક્તિના લક્ષણના જ અનુરૂપ આ વિધાન પણ કરે છે આજ્ઞા પણ આપે છે કે પહેલા તમે ભગવત શાસ્ત્ર ને ભણો સમજો વિચારો ચર્ચા કરો એની તે પછી તમારું કર્તવ્ય નિર્ધારણ થાય દ્રઢતા થાય ત્યારે સમજપૂર્વક તમે કૃષ્ણની સેવામાં પ્રવૃત્ત થાવ અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં જે મેં આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્યા એ જ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતા બ્રહ્મવાદથી તમે કૃષ્ણમાં બુદ્ધિ સ્થાપિત કરો એટલે બ્રહ્મવાદ આ જે શાસ્ત્રનું તત્વ છે એ તત્વનું જ્ઞાન મેળવીને તમે કૃષ્ણ મારો ભજનીય છે મારો સેવ્ય છે મારો આરાધ્ય છે મારો સ્વામી છે મારો અંશી છે કે મારો પ્રિયતમ છે આ જાતનો ભાવ તમારો બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં સ્થાપિત કરો તો શ્રી મહાપ્રભુજી પણ એ વાતને બહુ ભારપૂર્વક આપણને કહે છે કે જ્ઞાન તમે તમારા ભજનીયનું તો જ્ઞાન આવશ્યક છે સાથે સાથે ભગવત શાસ્ત્રને સમજવું એટલા માટે જરૂરી છે કે લોકમાં જેમ આપણે કોઈ પણ વસ્તુ ગમે અને એની અંદર આપણું મન લાગે એમાં મન ખેંચાય આપણું તો એ વસ્તુ જે પ્રકારની હોય તે પ્રકારની એ વસ્તુની જાળવણી આપણે કરી શકીએ એટલી સમજ તો એના માટેની હોવી જોઈએ ને જેમ તમને કોઈને ફૂલ ગમે તમે ફૂલ લઈને આવો તમને ફૂલ બહુ ગમી રહ્યા છે ફૂલ તમને ગમી રહ્યા છે ફૂલ લઈ લાવ્યા અને એવા ગમ્યા કે તમે હાથમાં લઈને એને મસળવા લાગી ગયા તો મસળવાથી શું થશે ફૂલનો ડૂચો થઈ જશે એટલે ફૂલ જ પોતે નહીં રહી જાય તો જે વસ્તુ આપણને ગમે એને કઈ રીતે હેન્ડલ કરવી એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ વસ્તુની સમજ ન હોય તો આપણને ના આવી શકે એવું દરેક વિષયમાં તમે કહી શકો જેમ ભોજન આપણને કોઈ ગમે તમને આઈસ્ક્રીમ ગમતી હોય અને આઈસ્ક્રીમ તમે કોઈ આપે તમે એને તડકામાં મૂકી દો તો થોડી વારમાં એ પીગળી જશે આઈસ્ક્રીમનું દૂધ થઈ જશે તમને એ તો સમજ હોવી જોઈએ ને કે આઈસ્ક્રીમ તમને ગમે છે તો એનો સ્વાદ કઈ રીતે લેવો જોઈએ કે જેથી એનું આઈસ્ક્રીમ પણ પણ જળવાયેલું રહે એટલે ક્રીમ ક્રીમ રહે એ મિલ્કમાં કન્વર્ટ ન થઈ જાય અને તમે એનો સ્વાદ પણ લઈ શકો જો તમને થોડી વાર પછી લેવાની ઈચ્છા છે તો આઈસ્ક્રીમને તમે તડકામાં ન મૂકો પણ એને ઠંડકમાં રાખો કોઈ જગ્યાએ રેફ્રિજરેટર હોય કે જે પણ જગ્યા હોય આઈસ બોક્સ હોય તો તમે એને આસ્વાદ કરી શકશો એ જ રીતે તમને કોઈ કપડાં ગમે છે કપડાં તમને પહેરવા છે કોઈ પ્રસંગ ઉપર તો એ કપડાં મેલા ન થાય કે એની અંદર કરચલીઓ ન પડી જાય કે એ કોઈ બીજા રંગથી રંગાઈ ન જાય કે ભીના ન થઈ જાય કે એમાં કોઈ દુર્ગંધ ના આવી જાય એ જાતની તમારે સાવધાની તો રાખવી પડશે તો તમને જે વસ્તુ ગમે છે એ વસ્તુનો નેચર કયા જાતનો છે એની સાથે કઈ જાતનો વ્યવહાર કરીએ તો એ વસ્તુ આપણા માટે ઉપયોગ લાયક રહી જાય એનો નાશ ન થાય એને મેન્ટેનન્સ કેવી રીતે કરવું આગળ જઈને જો લાંબા સમય ચાલે એવી વસ્તુ હોય તો કોઈનાથી રક્ષા કરવાની જરૂર પડે તો કઈ રીતે રક્ષા કરવી આ બધી વસ્તુ આપણને સમજ હોવી જોઈએ તો ખાલી કોઈ વસ્તુ ગમે છે એનો મતલબ એના માટેનું કોઈ નોલેજ તમને જરૂરી નથી ગમવામાં પ્રેમમાં કે સ્નેહમાં એવું નથી હોતું તમે કોઈ પશુ પક્ષીને પાળો તો પશુ પક્ષીને પણ એ જે જાતનો પશુ હોય કે પક્ષી હોય એની સમજ તમને હોવી જોઈએ એની રુચિ અરુચિ એને સના રાખવી રોગ કે એને તેમાં કમ્ફર્ટ લાગે તેની અંદર એને પ્રતિકૂળતા લાગે તો આ બધી વાતોની સમજ તમને જરૂરી છે એટલે વગર સમજનું તો કોઈ જગ્યાએ કોઈ કામ કે કોઈ પણ એવું ફિલ્ડ હોય નહીં કે જેમાં સમજનું કામ ન હોય પણ ઘણા વખતથી ભક્તિ માર્ગના સંબંધમાં લોકો પાસેથી એવું સાંભળવા મળે કે જ્યારે પણ આપણે આવી ગ્રંથના અધ્યયનની કે શાસ્ત્રની ચર્ચા કે તત્વજ્ઞાન કે મહાત્મ્ય સંબંધી વિષયો આપણે છેડતા હોઈએ તો લોકો તરત જ એવી ટિપ્પણી કરે કે ઓ આ તો બધા જ્ઞાન માર્ગની વાતો છે પંડિતોની વાતો છે આમાં આપણને ભક્તિ માર્ગમાં આ બધાનું શું કામ છે ભક્તિ માર્ગમાં તો બસ પ્રભુનું પ્રેમથી ભજન કરો સેવા કરો તો ભક્તિ માર્ગ થઈ ગયો પણ આવી સમસ્યા મહાપ્રભુજીની નથી મહાપ્રભુજી એમ માને છે કે ભક્તિ માર્ગીએ બ્રહ્મવાદને પણ સમજવું જોઈએ ભક્તિ માર્ગીએ ભગવત શાસ્ત્રને પણ ભણવા જ જોઈએ તો જ એની ભક્તિ સ્થિર થશે અને તો જ એ ભક્તિ માર્ગ ઉપર સારી રીતે ચાલી શકશે તો એ દ્રષ્ટિથી આપણે હવે વિચાર કરીએ કે જે લોકો એમ વિચારે છે કે પુષ્ટિ માર્ગ એ ભક્તિનો માર્ગ છે ભાવનો માર્ગ છે તો એમાં જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી કોઈ શાસ્ત્રના અધ્યયન કે ગ્રંથના અધ્યયનની આવશ્યકતા નથી એ લોકો અજ્ઞાનીઓ છે મૂર્ખ છે કે મહાપ્રભુજી એવું આવશ્યક માને છે કે આપણને શાસ્ત્રનું ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ વાર્તા સાહિત્ય તમે આટલા વખતથી આપણે એનું અવલોકન કરી રહ્યા છીએ એમાં એવા ઘણા બધા પ્રસંગો તમે યાદ હશે કે જેમાં શ્રી મહાપ્રભુજીએ કોઈને કોઈ શાસ્ત્ર ગ્રંથનો અધ્યાપન ભણાવ્યું હોય કોઈ પોતાના શિષ્યને કે પોતાના કોઈ શિષ્ય માટે શ્રી મહાપ્રભુજીએ કોઈ ગ્રંથની રચના કરી હોય અથવા કોઈ શિષ્યોએ એવી જિજ્ઞાસા કરી હોય અને જેના માટે શ્રી મહાપ્રભુજી એમને એ વિષય સમજાવ્યો હોય શાસ્ત્ર દ્વારા કે અન્ય કોઈ ગ્રંથ દ્વારા તે જ રીતે જે ભગવદીઓના ચરિત્રો છે એમાં પણ એવા વર્ણનો આપણને આમાં મળશે કે જે હોય પ્રભુ સેવા કરતા કરતા સાથે સાથે ભગવત શાસ્ત્રનું નિરંતર અવગાહન અવલોકન સ્વાધ્યાય પણ કરતા રહ્યા હો તો હવે એ જે પ્રસંગો હોય આ વિષયમાં તમે જેમને પણ કહેવાની ઈચ્છા હોય તે કહો કે છે કોઈ હેલો જેજે હા બોલ જેજે આ રઘુનાથ રઘુનાથદાસજીના પ્રસંગમાં આવે છે કે એમને પહેલા થોડું ભણેલા તો એમને બહુ અભિમાન થઈ ગયેલું પણ પછી શ્રી ગુસાઈજીએ એમને પેલા ચાર ગ્રંથ ભણાયા તો પછી એમને જ્ઞાન થયું કયા ગ્રંથ ભણાવ્યા છે જે જે કૃષ્ણાશ્રય સિદ્ધાંત રહસ્ય પછી સેવાફળ અને નવરત્ન જી એમાં વાર્તામાં આવે છે કે એમને સિદ્ધાંત ગ્રંથ ભણાવીને માર્ગનો સિદ્ધાંત એમને સમજાવી દીધો કૃષ્ણાશ્રયથી એમનો આશ્રય દ્રઢ કર્યો નવરત્ન ગ્રંથથી એમની લૌકિક વૈદિક ચિંતાઓ દૂર કરી અને ફલ દ્વારા એમને સેવાનો પરનું ધ્યાન કરાવ્યું એટલે એમાં વાત એ હતી કે રઘુનાથદાસ કાશી ભણીને આવ્યા અને એમને એમ હતું અભિમાન કે હું બહુ મોટો પંડિત છું પણ જયારે શ્રી ગુસાઈજી વચનામત કરતા તો શ્રી ગુસાઈજીના પ્રવચનમાં એમને કંઈ ગતાગમ ન પડતી ત્યારે કોઈકે આ વાત કહી એટલે શ્રી ગુસાઈજી એમને આ ગ્રંથ ભણાવ્યા અને તે પછી શ્રી ગુસાઈજી જે પ્રવચન કરતા એનું રહસ્ય એ સમજતા થયા અને આગળ જઈને ખરા અર્થમાં એ પંડિત છે એવું રઘુનાથદાસના ચરિત્રમાં આવે છે રઘુનાથદાસ જે છે એ રઘુનાથદાસના દીકરી પાર્વતી પાર્વતી સુંદર સર ઓર કોઈ જીજી દનવત પ્રણામ નારાયણદાસ કાયસ્થ બાલબુદ્ધ એટલે શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ કાયસ્થ માટે બાલબોધ ની રચના કરી હતી હા સરસ એમનો પ્રસંગ ખબર છે સાંભળ્યો તો એટલે વાર્તા થોડી ઘણી એટલે સાંભળી છે એટલે જયારે સેવક બન્યા ત્યારે એમને ઠાકોરજીની સેવા કરવા જેવી એમની અનુકૂળતા હતી નહીં કેમ કે એ બીજાની નોકરી કરતા અને ઘરમાં પણ એમને કોઈ સેવક ચાકર કોઈ હતા નહીં એટલે શ્રી મહાપ્રભુજી એમને હસ્તાક્ષર લખી આપ્યા એટલે કંઈક લખીને આપ્યું મંત્રાદી અને એમ કહ્યું કે તમે આમને જ ભગવત સ્વરૂપ જાણીને એમને ભોગ ધરીને પ્રસાદ લેજો એટલે બ્રહ્મસંબંધ મંત્ર ગતિનો અને પંચાક્ષર લખીને આપ્યું અષ્ટાક્ષર આપ્યું ત્યારે નારાયણદાસ જયારે જઈ રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે હું આટલો લાંબો સમય આપની સાથે મેં વિતાવ્યો એટલે કેટલાક વર્ષો સુધી શ્રી મહાપ્રભુજી સાથે રહ્યા તો પણ તેમ છતાં પણ મારા અંતઃકરણમાં મને બોધ ન થયો તો એવી કૃપા કરો કે જેનાથી મારા અને સંસારના સુખ દુઃખ કઈ બાધા ન કરે ને ઠાકોરજીમાં ચિત્ત લાગેલું રહે ત્યારે શ્રી મહાપ્રભુજી એમને બાલબોધ ગ્રંથ ભણાવ્યો બાલબોધ ગ્રંથથી એમની જે મૂંઝવણ હતી એ દૂર થઈ એમની સમસ્યા નિવૃત્ત થઈ અને એમનું ઠાકોરજીના ચરણાર્યુનું મન લાગ્યું વાલબોધ ગ્રંથ એટલો મહત્વનો ગ્રંથ છે આપણા માટે ગુરદાસજીને ઠાકોરજી પ્રત્યે કેટલો પ્રેમ હતો એટલે બધી વાર્તામાં છે પણ બધા સેવકો નો ખુબ પ્રેમ હતો ઠાકોરજી ઉપર હમ તો શું એટલે ગુરુદાસજીના પ્રસંગમાં આવે છે ને ઘણું બધું ઠાકોરજી પ્રેમ પ્રત્યે કેટલો પ્રેમ કરતા હતા અને ઉપેશ્વર ગંગાની કેસેટમાં પણ જોયું હતું સુરદાસજીના અમુક પ્રસંગોમાં ઠાકોરજી ઠાકોરજીને ખુબ લગ્નને પ્રેમ છે ઠાકોરજી પાસે સુરદાસજીના ચરિત્રમાં એ આવે છે કે જયારે સુરદાસજીને શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે તમે કઈ ભગવત લીલા ગાઓ તો એ પોતે દીનતાના હીનતાના હું પાપી છું ને હું આવો છું એવા બધા પદો ગાવા લાગે શ્રી મહાપ્રભુજી કહ્યું કે હવે આ બધું તો ઠીક છે રોદણા માણસને પોતાના રોડીએ એ જુદી વસ્તુ છે પણ તમે ભગવત લીલાનું વર્ણન કરો સાહેબ સુરદાસજી કહ્યું કે હું તો કઈ ભગવત લીલામાં સમજતો નથી કઈ અનુભવ હોય તો કરું ને ત્યારે સૂર્યદાસજીને શ્રી મહાપ્રભુજીએ ભાગવતના દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી અને એનાથી સૂરદાસજીના અંદર પૂરું ભાગવતની લીલાનું પ્રભુની લીલાનું જ્ઞાન થયું અને એમના હૃદયમાં એ સ્થિર થયું તે પછી ઠાકોરની લીલાના યશનું વર્ણન કરવા સમર્થ બને તુલદાસજી ની અંદર બીજા એવા વિશિષ્ટ સામર્થ્ય હતી ખોવાયેલી વસ્તુ જે મેં જણાવી દેતા અને એવું બધું એમના અંતરચક્ષુ એટલા પ્રબલ હતા પ્રભુની કૃપાથી પણ પ્રભુ લીલાનો સાક્ષાત્કાર કે ભગવત લીલાનું વર્ણન કરવાનું સામર્થ્ય એમને કે વાપરું જે જયારે એમને દસમસ્કંદની અનુક્રમણિકા ભણાવી ત્યારે એમની કૃપાથી આવે એટલે એના વિના આ જાતનું સામર્થ્ય નથી આવી શકતું એ વાર્તામાં આપણને સમજાય અને પદ્મનાભદાસજી ને પણ વાર્તા આપણે લઈએ છીએ કે કેટલો ઠાકોરજી પ્રત્યે પ્રેમ હતો કે તેમને બધી ઈચ્છા થતી કે હું આ આરો ગાઉં તો આ આરો ગાઉં તો તેમના પાસે કોઈ બીજી સામગ્રી ના હતી તો તેમાં ચોલામાં જ બધો ભાવ કરીને ઠાકોરજીને ધરતા તો તેમાંથી તેઓ થતો તો તે ઠાકોરજીને થી પ્રેમ ખૂબ હતો એટલે શક્ય બની શકે જે જે એટલે ચતુર્શ્લોકી રાના વ્યાસ માટે એટલે એમાં વાર્તામાં એવું આવેલું કે એટલે રાના વ્યાસ તો એટલે આપઘાત કરવા જતા હતા ત્યારે એમને કૃષ્ણદાસ મેઘન ને સાંભળ્યા એટલે કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીને પૂછતા હતા એટલે કોઈ આપણે આપઘાત કરીએ તો એમનું શું ફળ મળે તો શ્રી આચાર્યજીએ કીધું કે એમને તો એટલે સર્પ યોનીમાં જોવાનું હોય એટલે પછી એમને પછી રાણા વ્યાસ બધું સાંભળતા હતા એટલે એમને થયું કે શ્રી આચાર્યજી ઘણા મહાપુરુષ લાગે છે એટલે એમને પછી શરણે ગયા અને પછી શ્રી મહાપ્રભુજીએ એમના માટે ચતુશ્લોકી કર્યો હા સરસ અને એનાથી એમના અંદર એવું સામર્થ્ય પણ આવી ગયું કે જેમના જેમનાથી હાર્યા એમની પાસે જઈને એમને શાસ્ત્રાર્થ કર્યો ને બધા પાસે જીતી પણ આવ્યા પાછા તો શ્રી મહાપ્રભુજી કૃપાથી એમને ચતુશ્લોકી ગ્રંથથી સર્વ પુરુષાર્થોનું જ્ઞાન થઈ ગયું બહુ સારી વાત જય જય ધનવત પ્રણામ જય જય નરહરી જે સન્યાસી હતા તેમણે મહાપ્રભુજીએ તેમના માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ રચ્યો હતો એટલે જયારે મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા હતા ત્યારે ત્યારે નર નરહરિ સંન્યાસી પણ ત્યાં એને મહાપ્રભુજી દર્શન થયા એટલે પછી એટલે પછી એને થયું કે એટલે વિનંતી કરી કે મહારાજ હું તો એટલે પેલા મેં સંન્યાસ ગ્રહણ કરેલો હતો એમ કે હવે આપની કૃપાથી મારે ભક્તિ માર્ગ માં આવ્યો છે પણ મારે ભક્તિ માર્ગનો શું પ્રકાર છે મને નથી ખબર એટલે મહાપ્રભુજીએ તેના માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ રચ્યો સાચી વાત અને ગુલામ માટે એટલે તેને કઈ જ્ઞાન ન હતું અને તે ઠાકોરજી વડે પડવા બેઠો બેઠા તો ઠાકોરજીએ તેમને કહ્યું કે તમે શ્રી મહાપ્રભુજી પાસે જાઓ તે મારા સાથે તમારો પરીક્ષા કરાવશે એટલે તે આચાર્યજી પાસે ગયા એટલે આચાર્યજી એ તેમને સંત ભણાવ્યો કૃષ્ણાશ્રય સંત ભણાવ્યો તો તે તેના ઉપરથી તેમને ઠાકોરજી નું સ્વરૂપ નું જ્ઞાત થયું અને મહાપ્રભુજી નું સ્વરૂપ નું જ્ઞાત થયું પ્રણામ કહું હા જે પુરુષોત્તમ જોશી સાંચોરાના જે ગુજરાતના જે વાસી હતા તેમના વાર્તામાં પણ તેમના માટે શ્રી આચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથ પણ એમને સમજાવ્યો એટલે થયું શું કે જ્યારે પુરુષોત્તમ દાસ એટલે એક તાલાબ પાસે બેઠા હતા સંધ્યા ત્યારે પછી ત્યાં આગળ શ્રી આચાર્યજી પણ આવીને ત્યાં સંધ્યાવંદન સંધ્યાવંદન કરવા લાગ્યા તે પછી એમ એમને પુરુષોત્તમ પુરુષોત્તમ જોશીને ખબર પડી કે ઘણા મોટા આચાર્ય છે તે માટે એમને એમને પ્રશ્ન પૂછ્યો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો તો પછી શ્રી આચાર્યજીએ ઉત્તર એવો આપ્યો કે જેને જે ઠીક લાગે પણ મારા માટે તો સૌથી મોટો માર્ગ એટલે ભક્તિ માર્ગ તે પછી જ્યારે એમને શ્રી આચાર્યજીએ આખો ભક્તિ માર્ગને એમને બધું સમજાવ્યું તે પછી એમને ઘણી ઈચ્છા થઈ ભક્તિ માર્ગમાં જવાની એટલે એમને એટલે તે માટે તેમને ભક્તિવર્ધિનીનો ગ્રંથ કર્યો જ્યારે પછી એમને ભક્તિવર્ધિનીનો ગ્રંથ સાંભળ્યો તે પછી તેમને સીધું શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મને તમારા શરણે લઈ લો અને જે જે બીજો પણ એક પ્રસંગ બુલા મિશ્રનો છે એ હમણાં કર્યો ને લાલન હમણાં કૃષ્ણાશ્રયનું એ જ કહ્યું હા ઓર હિલક પદ્મનાથ ભાગ્યના સિદ્ધાંત માં તો કેવું છે એટલે એ જયારે ચાંગા એટલે એમને બધું ઘર બહાર છોડીને ત્યાં આચાર્યજી પાસે અને ત્યાં આચાર્યજીની સામગ્રી હતો એમને એટલા દ્રઢ સિદ્ધાંત હતા અને ઠાકોરજી પ્રત્યે એટલો પ્રેમ હતો કે ત્યાંથી આચાર્યજીના ઘરથી જયારે સામગ્રી આવતી હતી ત્યારે એમને ઠાકોરજીને પૂછી લીધું કે આપને છોલા ખાવા છે કે છપ્પન ભોગ આપને શ્રી આચાર્યજી ને ત્યાં છપ્પન ભોગ મળશે અને મારે ત્યાં છોલા તો સર ઠાકોર જે છોલા કીધું એ બધું સેટ કરીને સર બી ફસાયેલા પણ એમને પછી જયારે એવું લાગ્યું કે સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે એમને કે સિદ્ધાંત તરીકે પાછા જતા રહ્યા એમની પ્લેસ ઉપર એટલે એમને એટલો પ્રેમ અને સિદ્ધાંત હતો અને જે જે બીજું એક પદ્મનામ ઉપર આવે છે કે જયારે પદ્મનામ દાસજી એ મનીષાચાર્યજીએ પરમિશન આપી છે તમે મહાભારત અને વગેરે કથા કરી શકો છો તો બી એમને કીધું કે ના મેં પ્રણ લીધું છે તો નહીં જ કરું અને ભિક્ષા માંગવાનું પણ એમને ના પાડી દીધી એટલે એટલા સિદ્ધાંત માટે એટલા ટેકી હતો અને ઠાકોરજીને એટલો પ્રેમ પણ હતો હેલો મારો અહીંયા ડિસ્કનેક્ટ થઈ ગયો હતો ફોન તિલક તું બોલી લીધો હા ઓર કોઈને કેવું છે કઈ જેજે મને એક વિષ્ણુદાસ ચીપાના પ્રસંગમાં એમને એટલે જ્યારે શ્રી આચાર્યજી એમને બ્રહ્મસંબંધ આપ્યો પછી એમણે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ મને આપના માર્ગનો સિદ્ધાંત એટલે સમન એટલે સમજાવો પછી આચાર્ય એમના માટે સેવા ફળ ગ્રંથ રચ્યો તો પછી એમને બધા શાસ્ત્રોનું જ્ઞાન તો થઈ ગયું પણ સેવા ફળનું એમને જ્ઞાન નતું થયું પછી શ્રી આચાર્યજીએ સેવા ફળની ટીકા કરી તો એટલે પછી એમને સેવા નું જ્ઞાન થયું અને એટલે એ માર્ગદર્શન સિદ્ધાંત દયારૂઢ થઈ ગયા જજે અને બીજો એક પ્રસંગ એ છે કે પદ્મનાથ દાસજીના બેટી તુલસાજી હતા એમને શ્રી ગુસાઈજી એ પૂછ્યું હતું કે શ્રી ઠાકોરજી સાનુભાવ તો જતાવે છે તો એમને એવું કીધેલું કે એટલે પેટ ભરી કે खाया था और नींद भरी के सोए थे पर श्री आचार्य जी के ग्रंथ को पाठ એટલે નિત્ય કર્યા છે એટલે એમનો મતલબ એવો હતો એટલે એમના એનાથી એ ખબર પડે છે કે ઠાકોરજી જોડે એકદમ એટલે પેટ ભરીને ખાતા હતા પણ ખરા અને નીંદ ભરીને સુતા હતા પણ ખરા તો પણ એમને શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ નતો જોયો સાચી વાત જે આ બે પ્રસંગમાં સમજ જે જે હા જે જે હા બોલ બોલ સંભળાય છે હા જે જે આમાંથી જે તે દામોદરદાસ હરસાની માટે પણ સિદ્ધાંત રહસ્ય ઠાક શ્રી ગુસાઈજીએ રચ્યું શ્રી જે રચ્યું હતું એમના બધા જે પુષ્ટિ માર્ગના ડાઉટ ક્લિયર કરવા માટે એટલે આપણે શ્રી આચાર્યજીના અને શ્રી ગુસાઈજીના જે આપણે પાઠો ભણીશું અને વાંચીશું તો આપણે આપણા પુષ્ટિ માર્ગની બધી વસ્તુઓ ખબર પડશે એના બધા સિદ્ધાંત ઠાકોરજીનું એટલે સ્વરૂપ કેવું હતું બધું હમ સાચી વાત શ્રી ગુસાઈજીના માટે પણ આવે છે કે શ્રી મહાપ્રભુજી લીલા પધારી ગયા પછી શ્રી ગુસાઈજી તો ત્યારે બહુ નાની ઉંમરના હતા એટલે એમણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો અને પુષ્ટિમાર્ગનું જે સેવા પ્રણાલિકા વગેરે વિષયો છે એ દામોદદાસ સરસાનીજી પાસેથી અભ્યાસ કર્યો એમણે અને આગ્રામાં જે કનૈયા સાલ ક્ષત્રિય હતા એમની પાસે રહીને એને બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો એમ શ્રી ગુસાઈજીના ચરિત્રમાં પણ આવે છે આપણે જોઈએ છીએ કે એમને જયારે એવી ચિંતા થઈ એમને એમની ઠાકોરજીના દ્વારકા લીલામાં આસક્તિ હતી અને શ્રી મહાપ્રભુજી એમને બ્રજલીલા ની સેવા પધરાવી એમના ચિત્ત ઠાકોરજીની સેવામાં લાગતું ન હતું એટલે એમણે કહ્યું કે બને મારા ચિત્તમાં બહુ વિગ્રહ રહે છે શ્રી મહાપ્રભુજી એમને નવરત્ન ગ્રંથ લખીને મોકલ્યો એનાથી એમની ચિંતા વ્યગ્રતા બધી મટી ગઈ ને સેવામાં મન લાગવા લાગ્યું ત્યારે વૈષ્ણવ થતા પહેલા પણ શ્રી મહાપ્રભુજીએ ને એક બ્રાહ્મણ જાણી અને એ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી એમને ભગવદ્ ગીતાના દ્વારા સંસ્કૃત ભાષા છે એ એમને સમજાવી હતી હા બોલ તીર્થ જીજાઉ નૈસર્ગી બોલું જે જે પ્રણામ જે જે પ્રસંગમાં બી એવું થયું હતું કે ઠાકોરજી એમના પાઘડીમાં બિરાજીને કીર્તન સાંભળવા ગયા હતા અને ઠાકોરજી તરતા તરતા અને ઠાકોરજી એમના ખોળામાં બેસ્યા હતા કીર્તન સાંભળવા તે ઠાકોરજીને બી પોતાનું મહાત્મા જ્ઞાન સાંભળવું બહુ ગમે છે અચ્છા અચ્છા પાઘડીમાં તો નતા બિરાજી ગયા હતા ગોદીમાં એ વાત સાચી સારું ચલો રાજા દુબે માધવ દુબે ના પ્રસંગમાં આવે છે દ્વારકામાં એમને સૂતક હતું માતા પિતા ચાલ્યા ગયા ત્યારે શ્રી મહાપ્રભુજી નું પ્રવચન સાંભળતા અને સેવક થયા પછી શ્રી મહાપ્રભુજી એમને નિરોધ લક્ષણ ગ્રંથની રચના કરી અને એમને ભણાવ્યો અને એમને એવા આશીર્વાદ આપ્યા કે એના દ્વારા એમનું ચિત્ત બીજું બધું ભૂલીને પ્રભુમાં લાગી ગયું એવી રીતે આનંદાસ અને વિશ્વંભરદાસ છે એમના પણ ચરિત્રમાં આવે છે કે એમને સંન્યાસ નિર્ણય ગ્રંથ શ્રી મહાપ્રભુજી ભણાવ્યો હતો અચ્યુતદાસજીના માટે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ એમને શ્રી મહાપ્રભુજીએ એની રચના કરી અને એમને ભણાવ્યો અને એના દ્વારા એમનું માનસિક સેવામાં મન લાગી ગયું ભગવાન દાસના પણ પ્રસંગમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી એમને ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો અને એમ કહ્યું કે પહેલાના સમયમાં તું શાસ્ત્રના અધ્યયનમાં તારી રુચિ હતી પણ હવે તને આ ચતુશ્લોકીના ગ્રંથ મેં તને ભણાવ્યો છે એનાથી વેદ પુરાણ ભાગવત એ બધાનો અર્થ તને સમજમાં આવી જશે એવા આશીર્વાદ એમને આપ્યા એ જ રીતે સંતદાસજીને પણ શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર ગ્રંથ ભણાવ્યો અને પોતાના જેટલા પણ શાસ્ત્ર ગ્રંથ હતા સંપ્રદાયના ગ્રંથ હતા એ બધા આપીને કહ્યું કે આના અભ્યાસથી તમારા બધા જ મનોરથ પૂર્ણ થશે એવી જ રીતે પરમાનંદાસજીને પણ શ્રી મહાપ્રભુજીએ દશમસ્કંદની અનુક્રમણિકા ભણાવી હતી એ દ્વારા એમને અંદર સમગ્ર ભાગવતની લીલા છે એ એમના હૃદયમાં સ્થાપિત કરી તો આવી રીતે મહાપ્રભુજીના જે શિષ્યો જેમના ચરિત્ર પ્રસિદ્ધ છે એમાં તો આપણે આ વાત જોઈ શકીએ છીએ પણ આજીવન શ્રી મહાપ્રભુજી શાસ્ત્રીય ગ્રંથ ઉપર પ્રવચન કરતા જે જે પણ શિષ્યો શ્રી મહાપ્રભુજીથી આકર્ષિત થઈને એને માર્ગમાં સેવક થયા છે એમાં પણ આપણે વાત જોઈએ છીએ કે શ્રી મહાપ્રભુજી જે શાસ્ત્રનું પ્રવચન કરતા એનું શ્રવણ કરીને એ દ્વારા પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં જોડાયા છે એ કારણે એમનું જીવન પણ પૂરી સમજ પૂર્વકનું હતું ભક્તિ માર્ગીએ એટલે એમનું જીવન પણ એવું દિવ્ય આપણને જણાય છે સમજ વગરના કેમ રૂઢી પરંપરાથી કેવલ પુષ્ટિ માર્ગમાં આવી પડેલા હોય એવા લોકોના જીવનમાં પણ એ પ્રભાવ સાધનાનો જોવા ન મળે તો એટલો અંતર મહાત્મ્ય જ્ઞાન કે શાસ્ત્રના અધ્યયનનો અને વગર સમજના લોકો છે એમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ એટલે સારાંશ એ છે કે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમાં વગત્ય મનોવાગ ધ્યેય કૃષ્ણ સેવ્ય શાસ્ત્રને સારી રીતે સમજીને કૃષ્ણ સેવા કરવી જોઈએ અતસ્તુ બ્રહ્મવાદ એને કૃષ્ણ બુદ્ધિર્વિધીયતા બ્રહ્મવાદને સારી રીતે સમજી અને કૃષ્ણ સેવા કરવી જોઈએ એ વાતને આપણે વાર્તા સાહિત્યમાં પણ એમના શિષ્યોના ચરિત્રમાં જોઈ શકીએ છીએ તો આપણે પણ એ દ્રષ્ટિ રાખવી જોઈએ કે જ્યારે પણ અવસર મળે તો આચાર્ય ચરણોના ગ્રંથ છે એનું અવગાહન એક છ ઓછું એટલું તો કરીએ જ જો શાસ્ત્ર સુધી આપણી પહોંચ ન હોય તો તો પણ આપણને ઘણો લાભ થઈ શકે ચાલો સારું બધા લોકોએ યાદ રાખી અને બધા પ્રસંગો કહે આજનો ક્રમ અહીંયા રાખીએ ધન્યવાદ પ્રણામ ધન્યવાદ પ્રણામ